અલ્યા એ શંકર પેલો આપણો નિશાળનો ગોઠિયો ઓલો કાલો ધનસુખ બહુ ફાટ્યો છે એની હોશિયારી તો સમાતી નથી એ આપણને ઘણી વખત બનાવે છે અને પછી કહે છે કે એ તો મેં મચકલી કીધી આજે એને ઠેકાણે આણવો છે અને તે પણ એની રેવડી ઉડાડીને પછી કહેશું કે આ તો માત્ર મચકલી છે આપણે તો તમે જેમ દોરશો તેમ તૈયાર જ છીએ આજ ન મળે તારા આવા સ્વભાવથી તો મને ફાવે છે જો ત્યારે હું કહું તેમ કર ધનસુખના સગા સંબંધીઓને તું ઓળખે છે એમને બધાને ખબર આપી આવ કે ધનસુખ આજ રોજ રામશરણ થયો છે એને સ્મશાને લઈ જવા ચાલો અને તું સાથળીનો સામાન લઈ એને ઘેર પહોંચ અને ત્યાં તું મૂર્ખાનો પાઠ ભજવજે હું પણ ત્યાં આભરવાના વેશમાં આવી પહોંચું છું તું જા આ ચાલ્યો એ જુઓ તો ખરા આપણા સગા સંબંધીઓ રડતા છે આપણા સગામાં કોક મળી ગયું હશે તેનું કેવા આવતા હશે તમે મારા નામની પોક મૂકો છો અરે વો ગધેડાવો તમે બધા કોના નામની પોક મૂકો છો અરે તમે જીવતા છો એટલે શું તમે મળી ગયેલો દેખાવ છો હા હા તમે મરી જ ગયા છો અમે બધા અહીં આવ્યા છીએ તમને સ્મશાને લઈ જવા જુઓ તમારે માટે ખાતરી પણ લાવ્યો છું ચાલો વાર ના કરો સુઈ જવા ખાતરીમાં તમારો માણસ હમણાં અમને કહી ગયો કે ધનસુખભાઈ મરી ગયા હે એ કોઈ હતો કોણ હતો કોણ હતો કહીને માથું થાના ખાઈ જાવ છો તમારો જ માણસ હતો અમે આવ્યા છીએ કે શું એમને એમ તમને ભાડ્યા વગર ચાલ્યા જઈશું ચાલો ચાલો જલ્દી કરો ધનસુખભાઈ સુઈ જવા ખાતરીમાં આપણને કેવા શંકરિયું આવ્યો હતો અત્યારના બાજાનો તમને કોઈએ બનાવ્યા છે શંકરિયા બોલ સાચું બોલ દાળમાં શું કાળું છે ને તો મત ભાંગી નાખી દાળમાં કાળું કાળું તો કોકમ હોય બીજું શું હોય અરે લગાવો લગાવો એને માર ખાધા વિના સાચું નહીં બોલે અરે ભાઈ સાહેબ મને મારો નહીં મને તો આ કહ્યું હતું તેમ કર્યું છે જો વૈકુંઠભાઈ નાસવા મંડ્યા પકડો એમને અલ્યા શંકરિયા મારી દાદી તે ઊંધી વાળી નાખી વૈકુંઠ આવું કહેવાનું ચલે કેમ થયું અરે આ તો તને બનાવવા માત્ર મટકલી કરી અરે આવી રીતે મટકલી હોય વૈકુંઠભાઈ હવે આ ઠાસડી તમારે માટે રાખી મૂકો તમે મરી જશો ત્યારે કામ લાગશે હા ભાઈ સંગ્રહ શાપ પણ કામ નો બસ સુપર <laughs> વૈકુંઠભાઈ આ પણ એક મચકલી છે મીઠી મચકલી નો સ્વાદ કેવો મીઠો લાગ્યો કેવો મીઠો લાગ્યો મીઠ નાખ્યું વધારે કાળો કાળો લાગ્યો મીઠ નાખ્યું વધારે કાળો કાળો લાગ્યો કોઈ જાય છે બિચારી મને કલપા બદનામ દીદિયા છે પ્રતિજ્ઞા છે માસ્તરી ગણામ ભૂલ ચાલી સમજાઈ આજ થી તું જાગ્યો આજ થી હું જાગ્યો મીઠી મસ્કરી નો સ્વાદ કેવો મીઠો લાગ્યો કેવો મીઠો લાગ્યો મીઠું નાખી વધારે ખારો ખારો લાગ્યો